સોરી એટલે પ્રતિક્રમણ થેન્ક યુ અને સોરી શબ્દ એ પ્રતિક્રમણ જેવા જ છે ને ના આ ભેંસ ખુશ થઈને માથું હલાવે એ થેન્ક્સ જેવું ગણાય એ વાત એમની માટે ફોરેનર્સ માટે બરાબર છે પણ આ પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન માટે કોઈ જોટો મળે એવા શબ્દો નથી છતાંય સોરી એમ બોલીએ છીએ એ વ્યવહારમાં બોલીએ છીએ જેનો નિષ્દિન ઉપયોગ આત્મામાં જ હોય તે સત્પુરુષ પણ આ તો કોઈનો તપમાં ઉપયોગ કોઈનો પ્રતિક્રમણમાં ઉપયોગ હોય ભગવાને શું કહેલું કે પ્રતિક્રમણ તો પોતાની ભાષામાં કરજે એ તને આગળનો માર્ગ બતાવશે આ તો પ્રતિક્રમણનો અર્થ કેવો કરે છે આ સાંતા બોર્ડ મારેલું હોય અને એ રસ્તે જવાનું હોય પણ આ તો ત્યાં દાદરમાં જ બેસીને way to Santacruz way to Santacruz એમ ગાયા કરે છે તો સાંતા જવાનું તો બાજુએ રહ્યું પણ પોતે સાંતા જવાનો પ્રયત્ન કરે છે એનો કેફ પાછો ચઢે છે અનંત અવતારથી જીવ પ્રતિક્રમણને સમજ્યો જ નથી પાછળ વળીને જોયું જ નથી અને મહાવીર ભગવાનના પ્રતિક્રમણો સમજ્યા વગર ગા ગા કરે છે રૂઢી પડી ગઈ છે